એના ભેગા લોકો સુખી છે એટલે આ લોકોને જોઈને મને એમ થયું હું એટલે એ ગયો ના હજી તારે અંદર વાંચી ચાલે છે અત્યારે જો બધું મને વાપરો એમ દિવસ ચાલ્યા વાત કરે તો આ બધું ગુણના પ્રતાપે મળ્યું છે બધું અક્કલથી નહીં મળ્યું અક્કલથી તો તો આગળ બુલેશમાં અક્કલ વાળા જોવા જઈએ ને તો આગળ તો ચંપલ અડધા જ ઘસી ગયેલા હોય, અડધા અડધા પાછળ ઘસી ગયેલા ચંપલ શું કરે છે નામ લખ્યું છે ને? લખી ગયા નામ શેખ में सलाह हुआ અક્કલ વગરના શોર થાય તો સમજાણ હતો કે આ શીલ ચાલતું થઈ ગયું જે બોલે ને તો મને કેવી વાત કરે છે કુંભ અને ઊંઘાતા આના બધે છતાં પડે બધા શું કે જયારે ઊંધા પડ્યો તો It's not happening there, right? That didn't happen. બિલકુલ કોટો વાગવાનું છે એમ કીધું એવું છે એમ કોટો વાગવા બિલકુલ કહ્યું નીકળી જાય આવતા ભાઈ બોલાવે તમને થોડો ભય લાગે સરકાર શું કરશે ખરું હજુ આપે કજુ કરવાનું કામ બરાબર કામ કરી જાય નીચે મને નીચે મને કામ કરી જાય બીજું લઈ નથી કહેવાય શું કરશું મામા ગોપાલભાઈ કહે છે કે આ પૃથ્વી એવી બીજી કોઈ એવી ધરતી ખરી કે જ્યાં માનવજાત છે બહુ આવી તો પંદર છે પંદર માનવજાત બધી આપણા જેવી રટોડો ઘટોડો ઝઘડા બગડા બધું વેપાર વેપાર બધું ભરસલાસ કારખાના બધા સરસ હવે એવું લેવું ફક્ત ફેર એટલે કે ત્યાં આગળ મન વાણી અને વર્તન એકાકાર હોય અને આપણે જીવી શકીએ આપણે મનમાં ગાયું હોય ગાયું કરવી છે પણ વાણી બોલે ના એવું આનંદ કરવાનું છે ભાવ તો ખરો જ કે મનમાં હોય એવું બોલ્યું ના કે ના બોલાવે ઘણી વાર ના બોલ આ દેશે એમ પેલો એનો બોલે ને તો આપણે શું કર્યું જો કાગળ હોય રૂપિયા હોય છતાં દાદાનું જ્ઞાન હાજર થઈને મન વચન કાયાથી એક થવા પ્રયત્ન કરાય મનમાં તો ઘટ નહીં રાખવા મન ચોખ્ખું રાખવું કપટ કર્યું તો શું થયું બધું આ સંસાર કપટ જેવો કાગળ હોય એવો રિપ્લાય હોય એ વાજબી છે વાજબી છે બુલાભાઈ પૂછે છે કે જેવો કાગળ હોય એવો રિપ્લાય હોય તો કે વાજબી છે જગતના લોકો ના વાજબી આપણે તો કાગળ ગાળો તો આપણે અમારું ગાળો નહીં જીવન કારણ કે આપણે છૂટી જવું છે નથી આપવા નથી આપણે આપણે આમાં ભાગી જવું છે એટલે ટોળાનું જે આપણે ગાળો લઈએ આપણે ગયા રાત્રે ના હોય કોઈ ના હોય આ કઈ ગમતું નહીં કર્યું બરાબર આમાં નિકાલ પણ નતો એટલે આપણે ઘણું જવાબ જ ના આવે નિકાલ કોઈ નથી છૂટવા જેવું છે હવે કાળ વિચિત્ર આવવામાં બહુ વિચિત્ર હજુ તો આડે વિશે વાર ફરતી આવી શકે હું આડવીસ હજાર વર્ષ પછી વીસ જન્માવીશ અઢાર હજાર વર્ષ પછી પાંત્રીસ જન્માવીશ આડત્રીસ હજાર વર્ષ પછી પાંત્રીસ વીસ વર્ષ હું ગાવીશ દસ વર્ષ તો ફાધર છે જેવું થઈ દોઢ પોઈન્ટ માટે અત્યારે જેટલું આ છેલ્લું છે ક્યાંથી ગયા છો દાદા જેવી ઉંમર ઓછી થાય તો એ માણસ ની સાઈઝ પણ નાની થઈ જાય ને દોઢ નો રહે છે દોઢ નો રહે છે બેજ ને છેલ્લામ છેલ્લો મહા પછી મેળે ટૂંકો થયો બધું લેવાનું નહીં છોડું દાદાજી તમને નહીં છોડું નહીં છોડું દાદાજી તમને નહીં છોડું નહીં છોડવાની હોય પૂજા કરતા એવું થઈ જાય કે દાદાજીને કહી દઈએ ત્યારે અમારે મોક્ષમાં જ એવું છે હા પણ એમાં શું જોયું આ તો જાગૃતિ હોય તો ખબર પડે પણ એવું ખબર નથી પડે પ્રોગ્રામ પ્રણામ ચાલે બાકી અમે તો બહુ જાગૃત એક ના જોયા બાજુ તો હાથ બાજુ મેં તમને કહ્યું આ ખુરશી આપણે હા આપણી ખુરશી લઈ જાઓ શોખ ઉઠી જાઓ આપણી નામ મળ્યા પછી પણ પેલા લોકો તો ખુરશીઓ હોય જ્યાં ક્યાં બે હોય ત્યાં મોટરિંગ કરાવવા દો હા દાદા નથી રમેશભાઈ પૂછે રમેશભાઈ પૂછે છે કે માણસ ની મૃત્યુ થાય પછી કેટલા વર્ષમાં કેટલા વર્ષ બાદ પાછો મનુષ્ય અવતારમાં આવે મનુષ્ય માણસ મરી જાય પછી કોઈ બીજી યોગ પણ પાછા કેટલા વર્ષો મનુષ્ય ભવમાં આવે રમેશભાઈ એ છે ને માનવ ધર્મ ચાલતો માતા સદન સાધનાનું છે તે લઈ જાય એટલે ધર્મ જ્યાં સ્થાના બીજું ધ્યાન થયું કોઈ સ્ત્રી રસ્તામાં બેઠે ત્યાં આંખો જાય કે મારી તો મને ભાઈ મને કોઈ સ્ત્રીને જોઈ લીધું ಕೊಟ್ಟಿಗೆ ಕೊಟ್ಟಿಗೆ ನಿಂತಿದ್ದಾವೆ ಈಗೇನಿಂದ ಮಾಡ್ತಾ ಪ್ರತ್ಯಾಂಗ તાકડી બે રહ્યો છે પછી મનમાં પડતા અમે આપણને કેર પર્સનાલી છે રકમ છે એવી કહી છે આપણે એવી સમજતી સમજ આપીએ પાછો એ માનતા ના માનવતા એ પછી ત્યાં જેમ મારું કરી મારે બરાબર આપણે એમ ખ્યાલ આવ્યો આપી દો આપણે માનતા છે એ ધનુષમાં આજના ભણ ભ્રમ એમાં આજ ભગવાન તરફ દેખી આ ઈચ્છા નથી પરમ સુધી તો નહીં એટલે હવે મારે બધા તો માણસ થવાનો છે વાસણ પાસે તો લોકોને અમુક લેવું અમુક પડાવી લેવાનું વિચાર કરવા અત્યારે શું ભોગવી લેવા પણ સિંહ પહેરેલી હોય તેના માટે અનહક એટલે તારતા નથી રાસવતા કહેવાય તો જામનગરમાં જવું પડે તો જામનગરમાં જવું પડે તો કેટલી હજાર પચાસ પચાસ જાય બસો પચાસ વર્ષ જાગવું નહીં બધું પાછળ બહુ પછી જે માણસ પોતાના સુખ બીજા પોતાનું સુખ જવું પોતાનું એ સુખ માણસ ના હોય લગતી બાબતની માનવતા આવતી તો એના માટે બે લોકોમાં રિઝર્વેશન છે તૈયાર બસ તૈયાર રિઝર્વેશન આ લોકો આપી દેતા નથી તો બધા બહુ ખાલી પડે એને સુપર હ્યુમન કહેવાય શું કહેવાય મને બાવીસ વર્ષથી સુપર હ્યુમન કહેતા હતા મિત્ર બધા चलो कुछ मेरा सब तैयार तैयार काम कराएगी हमारे साथ ગમે તે દેશો બહારથી તો ભિખારી પણ નહીં છૂટે શું કહું ભિખારી પણ છૂટવું છોડવું હોય તો આસક્તિ છોડવો સાત વર્ષ શું કહ્યું મરી ગયા છે રાત્રે થઈને સુઈ ગયા એમ યોગ ને સમાજી લેવું આટલી વાત તમને સમજ ને બે ગતિ જો છૂટ છે કોઈને જરૂર કે તૈયાર છે ખાલી હવે મરગતિમાં જવું હોય તેમાં આણાતું છે તે પોતાનો ફાયદો ના થતો કોઈ કોઈ કોઈ છતાં અમે આખું ગામ બાળી લે આખું ગામ નુકસાન કરી નાખે આખા તલાવમાં આખા તલાવ એવી દવા નથી એવું મરી ગયું એ બધું જેના પહેલા રાક્ષસી કાર્ય કર્યું કે મરગતિ એવું કાર્ય કરે એટલે નહીં अगर कोई पहले राजा स्वीकार मतलब राजा स्वीकार करता था આપણે જેમ કે હે રાજા છે સ્વીકાર કરે તમે સ્વીકાર કરે તો થયું શું મેં ભગવાન થયું મને મને પૂછાયું શું થયું કે સ્વીકાર કરે એટલે હરણાનો સ્વીકાર કરે બીજું કાગળના હરણાનો સ્વીકાર કરે એવા નથી દોડતા હરણાનો કરે કેવા છે દોડતા દોડતા હરણાનો આ શોખ અને રાજા હવે ત્યાં ત્યાં પડી ગયું અને શોખની ખાતર મને ખુશ થઈ ગયો મેં કેટલું નિશાન એક્સેપ્ટ માર્યું એવાનું ફોન કર્યું અને એવડું હરણું એક મુસલમાને માર્યું એના જેવું હરણું મુસલમાને માર્યું ગોળીબાર કર્યો અને મરી ગયા પછી મુસલમાન પસ્તાવો થયો અરે જો આ છોકરાને ખાવા માટે આ આ જીવમાં મારે મારવો પડ્યો આ ભાઈ આ બીજી મને જોર કરી દીધું આવ્યો એ પસ્તાવો થયો ને કે નર્ગતિ ઉડી ગઈ અને જાનવર ગતિમાં આવ્યો પસ્તાવો કરેલો પેલો રાજી ખુશી થઈને મારી એકનું એક કાર્ય રાજી ખુશી થાય ખરાબ કાર્યમાં રાજી ખુશી થાય તો એક કાર્ય દસ ગણું થઈ જાય અને ખરાબ કાર્યનો પસ્તાવો કરે તો એ કાર્ય વન ટાઈમ થઈ જાય બાબુ સમજો તો હવે નીકળ્યા ક્યાં નીકળ્યો છો બધા છું વિચારો છો એમ કે સાંભળું છું સાંભળું છું નીરુબેન પૂછે છે વિદ્વાન કોને કેવાય નીરુબેન પૂછે છે કે વિદ્વાન કોને કેવાય વિદ્વાન વિદ્વાન આપણે ના જાણતા એવા ઘણા ખરા વિષયો જાણતા હોય આપણે વિદ્વાન એ જાણવું એ જાણ એટલું જ વર્તનમાં હોય ના હોય તો જોવાનું જાણમાં જાણ જે એને વિદ્વાન વર્તનમાં હોય યાદ ના સમજાય વર્તન માં આવતા વિજ્ઞાન કહેવાય નહીં તો વર્તન માં આવતા તો મહાનુપુરુષ કહેવાય બરાબર ખૂબ ભણેલો એ વિદ્વાન જ કહેવાય વિદ્વાનો બધા બહુ આ દેશોની દરેક દેશો વિદ્વાનો એ લેક્ચરો મોટા મોટા આપે છે ને કે અમે તો આખી જિંદગી જાણીને છેતરેલા એટલે કે જાણીને છેતરાયું એવું તો કે કે વ્યવહારમાં તો હું કોઈ જેવી રીતના છેતરાય જ નહીં ને તો બધા છેતરાયું તમે શું ભાગ મારું જાહેરાત જવાનું છે તો એમ મન થાય બધા છોકરા અજાણ સુધી છોકરા તો જાણ સુધી થાય છે દાખલો આપો દાખલો દાખલો આપો દાખલો નથી બીજો માણસ હોય તો આપે થયો પણ જ્યાં આપવાનો નથી પણ આપણે જ્યાં કાંઈ સારા મનનું સમાધાન બરાબર પછી આવેલું પછી પેલો મા આપે એ પેલો જાણતો જ હોય જવાનું હવે છોકરા શું થયું એનામાં બળ વધ્યું જ્વાળું આપ્યું માદક બળ વધ્યું અને જ્વાળું અજાણ છે તો એમના બળ ઘટ્યું જ્વાળું માદક બળ વધ્યું એના આપી તાપી જ જોઈન કરવા નવું નથી આ બરાબર પેલો શું જાણે છે હું આપીએ તો અમને ખબર પડતી છે એટલે મૂંઝાતો હોય તમે મૂંઝાશો નહીં જોઈએ જાણશો આમતા તો કોઈ દુઃખી હોય ને પાંચ ટકા હોય અમને નાતી દે છે ત્યાં બસ એમ રહી ગયો ઓળખાણથી ચાલી ગયો તો પછી અપાય લેવાય છે વિદ્યુતનો કાયદાની બહાર એક પાય પણ ફેરફાર થયો પણ ફેરફાર થયો એટલે કુદરત બધી રેગ્યુલર વ્યવસ્થિત શબ્દ બધું વ્યવસ્થિત તો કહેવાય આ દાડી ઉગવાની ભૂલી જાય શું થાય શીખી થઈ ગયા છોકરા મુસ્લિમ ના આવતા ના સમજે છોકરી ગયા કોઈ બોલતું નહીં ભગવાન કરાવે નથી કુદરતનું કરાવે કુદરત એટલે શું ત્યારે બધા સંજોગો ભેગા થઈને નવું કાર્ય થયું એટલે કુદરત કુદરત એટલે નેચર નેચર નેચર પોતાના સ્વભાવ બતાવે થઈ ગયો ગુરુબેન જાણી જોઈને છોકરા એટલે તમારું બળ વધે એ દાદા તમે કઈ જાતનું બળ વધે શું વધે આપણે આપણી પર્સનાલિટી કે તમે બોલ કયું હતું તમને ખબર જ હતી કે જ નથી એટલે તમને અંદર ખોટ તો જાય જ નહીં તમારો જીવ તો બળે જ નહીં તમારું થાય છે જાણી જે જાણી જોઈને જે છેતરાયા છે અને જે બળ વધે એ કઈ રીતનું કયું બળ વધે છેતરાવાની શક્તિ વધે આપણે છેતરાવાની શક્તિ વધે છેતરાવાની શક્તિ કોઈ હોય જ નહીં તો સૌથી બહુ મોટી વસ્તુ તો આખું બીજું ક્ષેત્ર કેટલાની શક્તિ લે વધી જાય કોણ ગાયું લોકો તો હોય જ નહીં સિલેબસમાં અને પહેલા પહેલા ક્ષેત્ર ગયો હોય તો પછી કકડાટ કર્યું પછી એ સુધારી ગયું નહીં એટલે આવતા ભાઈ નું બાંધવા માંડે પાછો એ બાંધે બીજી પેલી જોઈ કે નાખે એવું નાખો એટલે બાંધે એટલે અમે સૌથી ગમે બનાવે બીજી પણ મને એ આત્મબળ તરફ દોરીએ લોહિયામાં પૂરી થવા દેવું ના એટલે આનો સંતોષ થાય નહીં મારા તમારો એટલે અમે લોક ભાવ કર્યા છે હજુ કહીએ લખ્યું શું લખે છે માની માના પીલો પિયા છે તરા कर लो हमको किसी तरह बचा ली जाए मानी लो माना पी लो भी आती चेतरा मानी लो माना पी लो तो भूख की भी સંતોષ થઈ નાની હજમ આવે પગાર તમારા <laughs> ઘરમાં કહીએ લગી નથી કવિ પછી લખી લાવી બે આ શબ્દ કયા વિચારનું નહીં ગયો માણસ આ વસ્તુ પછી આપણી મનમાં દાવો ના મળે આપણે દાવો ન થયો આપણને બરાબર પ્રયત્નો કોઈ પ્રયત્ન અને યોગ્ય ચીજ કરીએ બસો પાંચસો એમ આપણા પછી ના નહીં તો કંટાળો કાટ નાખશે કાટ અરે ના નહીં મારે મારું મારું હજુ મારે ભાઈ ને હવે ગાયો નહીં ને આપે કહેવાનું કિરસ્તર આપણે કરવું અને પછી આખે જોડે લઈ જવાનો આ દરો જોડે આવ્યો ખરા જતો કરે દાવા ના થાય એવું ના નાખે બધા સંતોષ આવતો મુલાભાઈ પૂછે છે કે કાળે કરીને ને ચાર ડિગ્રી ઓછું રહ્યું તો નો એટલો બધો પ્રભાવ કેમ ચાર ડિગ્રી જે ને ઓછું રહ્યું તો કાળનો એટલો બધો પ્રભાવ કેમ જ્ઞાન દશા જ્ઞાન દશા કેવળ જ્ઞાનની કાળ શું કરે આપણે બે પાંચ આઘાતા બધું રહ્યું समाज वस्तु ऊपर सिद्धते પછી તમારે વસ્તુ અંદર ક્યાં કરે હા કાળ શું કરવું ચારસો રેગ્યુલેશન હોય ત્યાં તમને બીજું ત્યાં તમારા પાસે દાદા ના હોય તો ચાલુ બધું એટલું બધું ખરાબ દાદા વગર શક્તિ ના મળે એટલે કે એ દાદા વગર શક્તિ ના મળે એમ કે શક્તિ ની મુખ્ય વસ્તુ સીધા માટે મારું તો શક્તિ વધે પછી જાગૃતિ બધું ચાલે Evet. Bunu, bunu Guru Shastra, Sarada Shastra. મુલાભાઈ પૂછે છે કે આપણે જે દાદા પાસે આવીએ છીએ એ આપણું પુણ્ય છે પ્રારબ્ધ છે કે પુરુષાર્થ પુરુષાર્થ પ્રારબ્ધ હતો તો પુરુષાર્થ થાય છે પ્રારબ્ધ હોય તો લડાય પુરુષાર્થમાં શું ખાલી બે જણ પાસે જાય એમ મંત્રાર્થ કહેવાય અને અહીં લાસ્ટ જબ કામ કરી લે એ પુરુષાર્થ કરવું કહેવાય એક આસ્થાવાણીમાં દાદાએ લખેલું છે કે ખાલી અહીંયા આવીને મરે બેહી હોય તો દાદાના દ્રષ્ટિથી એનો ઉત્તર થઈ જાય